હજાર રહ્યા કઈ કઈ મારે ઉડતું ફરી ફરી વાર હગાવે નીકળતો રહે એક વાગેલું છે નીકળતું મારે ભડકમ ફરતા અને આ તો પડી ગયો અચક બગાય છે કે બરોબર છે એટલે એટલે કળે છે કળેકુ મેં ગામો બગાઈ ગઈ પાછળ લે ગયો રે રેલા બે હું કાલે પોલીસ કરી તો હું ગોક દવા દે ઉધૂક કરે બધું આટકો ડાળ ઉધૂક કરે ત્રદો કરે ને આખો દાડો થતું કરે કોઈ ઊભું ના કર્યું તો આવું કરીએ લોકોને જોયેલો ઊંધો કરવાનો એટલે આ પી ગયેલા ખબર નથી પાછી ઊંધું કરું એવું ને એટલે પછી ઊંધું કર્યું હતું કે ના મેં તો ખરું કર્યું આપણને શું ખબર પડે એમ કે એટલા સુધી પહોંચ્યા નથી હજી એમ કે પાંચ જ્ઞાન એટલે પાંચ આજ્ઞા બસ વગર રોજ રોજ મળવા જ આવવું પડે એટલે ના આવે તો સમજી જવું કે અમને અડગાયું પણ ઓછ લઈ ગયું ત્યાં સુધી પછી દૂધી રેડ્યું નહીં આજના સમજમાં નહીં આવેલું ને બરોબર બીજે દાળ ફીટ કરાવવા તો થઈ જાય પછી બધો લાભ થયો ને એમાં તો ચાલુ જ છે સારું ચાલુ છે એમ કે દાદા સારું છે એમ કે લાભ થાય છે એમ કે દર્શન કર્યા અને જ્ઞાન પણ જે પાંચ આજ્ઞા પડે મેં તો સમાધિ રહે બરોબર છે છે ને અત્યારે ચિંતા થઈ જાય ના થઈ હવે ચિંતા કઈ છે જ હવે કઈ ચિંતા નથી એમ કે દાદા બધું મૂકીને જ અહીંયા આવ્યો આ બધું મૂકીને જ આ તરફ આવ્યા છે એમ કે આજે સીધા તમને જ મળવા અહીંયા આવ્યા ખબર પડી એટલે ખબર પડી એટલે તમે જ્ઞાન હજી બાળપોથી માં માં છીએ એમ છે દાદા ફાઇલો નો સ્વભાવ નિકાલ કરો છો બધો થઈ ગયો થઈ ગયો એમ કે બધા ફાઇલો નો નિકાલ કરીએ છીએ કે થઈ ગયો એમ real relative real relative real relative બીજા બધા ગુજરાતમાં જુઓ તો હા ચાલુ છે સમજી ગયું ફાયદો સંભાળ કરે ને એની કાર સોય બહુ જોઈએ આપવાનો ભાવ થતો નથી ને જ્યાં જ્યાં હોય ત્યાં આવવાનો પ્રયત્ન કરીએ બધા વિધિ કરી આપું દાદા થયા પછી બાબા થવું પડે દાદા મટી બાબા થયા કરે વારે ઘડિયા નંતર ભટે ભટે ભટે એસી વર્ષે મળી ગયો જન્મ એક વાર બધું દાદા પેલું બધું ઇન્ટેક લઈને આવે બધું બધું બીજું બધું ઇન્ટેક લઈને આવે બધું લઈને આવે બધી તૈયારી મોકલી માં આધારે રાખવાનો મા બાપ બાબા બધું લઈને આવે કોઈ જાતે અત્યારે ના પડે જનતા તરફ અમને કશું કરવું પડે જનતા પેલા કઈ તૈયારી કરવી પડે છે ને તારે લોકો તૈયારી રાખે છે ને પાયણા વાયણા બધી બધું લઈને આવ્યું દાદા અહીંયા તો બર્થડે ની તૈયારી લઈને આવે બર્થડે ની તૈયારી બધી કમ્પ્લીટ <laughs> એને પાપ ને પૂન કર્યા છે ને તે પુણ્ય રૂપી મિત્ર એના આગળ આગળ બધું દુઃખ રહ્યા કરે તમે પાપી માણસ પણ છોકરાને તો મોટા કરે જમા ખવડાવે પીવડાવે અરે ધવડાવે બધું કરે એનું પુન બંધાય બધું પોતાના છોકરા મોટા કર્યા તે પુણ્યમન થાય ભગવાન છે ને અંદર ભગવાન છે ને એ પુણ્ય કરો માણસ હોય નહીં પુણ્ય બને છોકરા મોટા કર્યા તે પુણ્ય છે ફોન ના કરતો પાપ કરતો બે પછી એક તો હોય જ બસ કોણ તો આ ખાડા મુ હોય આ ખાડા અને બે ખાડા છોડી દીધા છે ને તે બોક્સે બધા બહુ દાખલા આપેલા છે દાખલા બધા બહુ પેલા છે ને હા જાતનું બને જે દર્શન કરે તો ટ્રાન્સફર થાય ને દારૂબેન પૂછે છે કે કોઈ એવો સંજોગ હોય મનનો કે જે બે ચાર વર્ષ સુધી ચાલ્યા કરે મનનો સંજોગ એવો કોઈ હોય કે જે બે ચાર વર્ષ સુધી ચાલ્યા કરે મનનો હા મનમાંથી નીકળે મનમાંથી નીકળે ને બેસી ગયું હોય છે એ એવો છે ટાઈમ પાસે બીજો કોઈ સંયોગ છે નહીં ના એટલે બે ચાર વર્ષ સુધી રે એવો કોઈ સહયોગ હોય એમ પૂછે ઓહો દાદા હા અમુક અમુક સંયોગ જે જે કાયમ નો સંયોગ છે તે રે ટેમ્પરેચર ટેમ્પરેચર દાદાજી આપણને અમને માર્ગદર્શન આપવા માટે એક કે બે સિદ્ધાંતો જો આપણે કહો તો કયા સિદ્ધાંતો કહી શકો કે અમને બધાને માર્ગદર્શન આપવા માટે ટૂંકામાં એક કે બે સિદ્ધાંતો આપ કયા આપી શકો ઘી માત્ર સુખ ને ફોળે છે આ બધા જીવ છે જેટલા પ્રકારના નાનો મોટો ગમે છે મનુષ્ય મને સુખ ને ખોળે બીજા કોઈ દુઃખ ને કોઈ ખોળે નહીં ને તેને ખોળે છે કેમ કરીને મને સુખ વધારે મળે વધારે મળે એમાં જ ફર્યા કરે છે સુખ ને જ ખોળે છે બીજું કઈ ખોળતા નથી એટલે આ સુખ બે પ્રકારનો એક કલ્પિત સુખ ભૌતિક સુખ આ ભૌતિક સુખ એ કલ્પિત સુખ છે પોતાને માની લો પોતાને માની લો તમને અમુક વસ્તુ હોય લાગતું હોય બીજાને કહીએ તો ના મને ચીતી ચડે કે સમજાયું ને માટે કલ્પિત સુખ છે બધા પોતા પોતાને કલ્પના કરેલો આ ભૌતિક સુખો છે તે કલ્પિત સુખ છે પોતે માન્યું કે આમાં સુખ છે એટલે સુખ લાગે એવું અને પોતે માલિક ના મને નહીં ફાવે તો ના ફાવે તમને જે સાડીઓ ગમતી હોય તો બીજાને ના ગમતી હોય હવે બીજાને તમે પહેરવાનું કહો તો એને દુઃખ થયા કરે મન મન મનમાં કચવા થયા કરે બે પ્રકારના સુખ છે જગતમાં એક ભૌતિક સુખ કલ્પિત અને એક સાચું સુખ સાચું સુખ કાયમ નું હોય હવે કલ્પિત સુખ થોડા વાર સુખ આવે પછી દુઃખ આવે પાછું સુખ આવે દુઃખ આવે સુખ ની પાછળ દુઃખ આવે એમનું કલ્પિત સુખ કહેવાય અને પેલું કાયમનું સુખ પછી દુઃખ આવે આ બે પ્રકારના સુખ ત્યાં સુધી સંસારમાં ભટકવાનું છે જ્યાં સુધી આ બધી ચીજોની આપણને ઈચ્છા છે ત્યાં સુધી આપણે આ કલ્પિત સુખમાં રહેવાનું કલ્પન સુખ કેવી રીતે પ્રાપ્ત થાય ત્યારે આપણે સુખ બીજાને આપીએ તો આપણને સુખ મળે અને દુઃખ બીજાને આપીએ તો દુઃખ મળે જે જોઈએ તે બીજાને આપો મારું જીવડું હોય પણ તેને આપો તો તમારે જે જોઈએ તે આપો તમારે જે છે તે બીજાને આપો તમને જો સુખ જોઈતો તો સુખ આપો દુઃખ જોઈતો દુઃખ આપો મિક્સર જોઈએ મિક્સર આપો એટલે તમારે તમને કોઈ દુઃખ આપી જાય તો આપણે પહેલાનું આપેલું છે પાછું આપી ગયું તમે કરી દેવાનું નરેશ ધીરવાનું નહીં પછી એ બે ગાળો ભરી ગયો આપણને અને પછી આપણે પાંચ વાગે નરેશ ધીરી કહેવાય એ જે આપી ગયો તમે કરી દેવાનું અને કઈ પતી ગયું આપડે હિસાબ ચોખ્ખો થઈ ગયો હવે ફરી આપણે એને સારું સુખ જ આપવું આપણને દુઃખ આપે તો સુખ આપવું આપણને દુઃખ આપે છે આપણે આપેલું છે તે પાછું આવે છે બીજું કોઈ પાછું આવે નહીં દુઃખ નિયમ છે બધા કુદરત નિયમ ના આધીન છે બધું બિલકુલ નિયમ ના આધીન ચોખ્ખાઈ એટલે કોઈને દુઃખ કોઈ જીવ માત્ર ને દુઃખ નહીં આપવું જોઈએ દરેક જીવ સુખ ને જ દુઃખ આપીએ એટલે પછી એ દુઃખ મારતા પાછું આવે સમજાયું થોડું સમજાયું અને કાયમ નું સુખ શું નામ છે તારું બેન જયશ્રી જયશ્રી તો તું ખરેખર જયશ્રી છું ખબર નથી મને પોતાને ખબર નથી ખબર નથી કે છે મને ના પણ સહેજી ન તું પણ જયશ્રી તારું નામ તું કોણ જયશ્રી તારું નામ છે તું કોણ my name is Jayshree not I not I is Jayshree but my name is Jayshree મુશ્કેલ છે આપણે તપાસ કરીએ ને તો મળી આવે કોઈ વખત મુશ્કેલ કરીને આપણે બહારના બંધ કરી દઈએ તો પછી દરવાજો બંધ જ રહે એ તપાસ કેવી રીતે કરવાની એ તપાસ કેવી રીતે કરવાની ના મનમાં ઈચ્છા થાય કે મારે ખોરવા જ છે એ તપાસ બીજી કોઈ તપાસ નહીં આપણે ઘેર ઘેર ફરવા જ નહીં જવાનું મનમાં ભાવના કરવાની કે મને કોઈ એવો માર્ગદર્શન મળી આવો તો મળી આવે પછી હું કોણ છે જાણ્યું એટલે પછી દુઃખ આવે જ નહીં કદી દુઃખ ના આવે જયશ્રી હું જયશ્રી છું બીજી વાર કે પૂછે તું કોણ છું આની બેન થયું બીજી વાર પૂછે તો થયું કે છે એટલે કોઈ ઠેકાણું નથી હું જયશ્રી ધણિયાની તમારી સાથે એમ કે આપની પાસે આવ્યા છીએ તો આપ બે એક બે સૂચનો આપો કે જેથી કરીને અમને લાગે કે અમે થી પામ્યા એમ આપની પાસે આવ્યા અમે આપની પાસે આવ્યા છીએ તો હવે આપ જ અમને બતાવો એક બે એવા સૂચનો રસ્તા બતાડો કે જેથી કરીને અમને એમ લાગે કે અમે પામ્યા આજે તને આ તને અંદર પાડી આવજે અમારી પાસે તો લઈ લાભ થઈ જાય તું આજે ભેગી થઈ બધા ભેગી થઈ હતી ત્યાર પછી આજ ભેગી થઈ અને આપડે ઇન્ડિયામાં છોકરા અહીંથી જાય છે પહેરવા માટે ચાર અઠવાડિયા માટે આવ્યો છું ફાધર કહી દે મને દેખાડવાની એટલે દેખાડી દો બાર પહેરી જવું જ કે તો ફાધર કહી દે પછી ફાધર સાથે બધી લોકોને ખબર આપે કે અમારો છોકરો જવાનો છે પણ થોડી વાર દેખાડજો બધા દેખાડે અને ના ના જ ભણે આ નહીં તે નહીં આમ ફરો તેમ ફરો રાવણો ભેગે તો જેમાં તમને પાસ જ કર્યા કરે પછી એના બાપે કહ્યું કે આ છોકરો પાસ કરવાનો નથી ને આપણે ખોટા દેખાડે છૂટતો એટલે આ દાડા બાકી રહ્યા એટલે બાપે આ બધું દેખાવાનું બંધ કરી ત્યાં છોકરો કહે કેમ પપ્પા મને દેખાતી નથી મારે લગ્ન કરીને જવું છે ત્યાં ઠેકો કરીને આવું છું હાથ દાડામાં ત્યાં ના એ તો પતી જશે કે એટલે પપ્પા એ એક બે જણ ખબર આપી ભાઈ મોકલો હોય ત્યાં પેલા લોકો કહે અમે એવું નહીં આવીએ કોઈ તો અમારે ખોટા દેખાય છે અમે સ્ટેશન પર કરીશું કે છે દેખાડીશું સ્ટેશન પર રેલવે સ્ટેશન પર દેખાડી દઈશું કે કોઈને ઘેર નહીં આવીએ એટલે પેલા પેલા આ પાડી જ્યાં સ્ટેશન પર જોયું પેલા પપ્પાને કહે અહીં જ કરી નાખો કે સ્ટેશન કહેવાય ના થાય એનું મહુરત કાઢવું પડે બધું કરવું મુહૂર્ત ના કરવું પડે બે દાડાનું એ તો ખબર બે જગ્યા ખોઈ ઉપાડે સ્ટેશન ઉપાડી આપે એવું ત્યાં કર્યું કઈ નહીં મને આ કરી દઉં મૈત્રી કયા ગામ ની છે બારિયા એમાં જ રહેલી ખરી બારિયામાં રહેલા નહીં તું રહેલી નહીં પણ મુંબઈ જ રહેલા દુઃખ આપે ત્યાં આપડે તમે કહી દેવાનું બે ગાળ ભરી જાય એટલે કે પતી ગયું આ બધું કઈ કઈ જમે કહી દઉં છું આપણે પછી પણ નહીં પાંચ આપીએ તો ફરી ફરી પાંચ એ બે આપે આપણે પાંચ આપીએ તો ફરી પાછી આવશે પછી આ લાઈટ છે પડઘો છે બીજું કોઈ છે નહીં પોતાનો પડઘો જે ઉમ પાડો એ સંભળાય સમજાયું થોડું બીજું કઈ પૂછ જે પૂછવું તે પૂછાય બધું પૂછાતું પૂછાય તમામ જાતના ખુલાસા થાય પ્રશ્ન છે પ્રભુને પસંદ કરવા કઈ સેવા જનસેવા કે ભક્તિ સેવા ભાઈ પ્રશ્ન છે ધન છે કયા પ્રકારની જન સેવા જન સેવા કેવી છે શું કરવાનું જન સેવામાં જન સેવા એટલે જે માં આપડે કહીએ છીએ લૌકિક માં જે કરીએ છીએ સેવા તે જન સેવા તો આપડે નેચર કહેવાય ડિવિઝન ડિવિઝન કેવા કહેવાય અબલાઇઝિંગ આપણને ગાળો પડે તો આપણે એને પ્રેમ આપીએ ગાળો પડે તો થાય નહીં ને એનો અર્થ જ નહીં એટલે ભાવના એક સારી કાંઈ કોઈ દરેક જીવને આપણે હેલ્પ કરી ઓબ્લાઇઝિંગ નેચર રાખો ઓબ્લાઇઝિંગ નેચર તે ભક્તિ સેવા કરતા સારું છે ભગવાન ની ભક્તિ કરે અને લોકો ને દુઃખ આપે એનો અર્થ છે લોકો ને સુખ આપવાનું નામ જ ભક્તિ જે માત્ર ને સુખ આપવું એમનામાં જ ભક્તિ ભગવાન પૂછો પૂછો પૂછો ને કઈ ખુલાસો થાય છે about the noble Kippadikota વિમુખ રાખે છે તો આ વિઘ્નો પ્રતિકૂળતાઓ કયા રીતના બેન એનો નાશ કેવી રીતે કરું કૃપા માટે નાગરિકનો કેટલી પ્રતિકૂળતાઓ પ્રસંગ રાખે છે તો આ રીતનો પ્રતિકૂળતાઓ પોતાની જાતે ઉભો કરેલો હોય આ વિઘ્નો કઈ ભગવાન મૂક્યા નથી કોઈ મૂક્યા નથી તમે વિઘ્નો જાતે ઉભા કરેલો એટલે પછી અત્યારે વિઘ્નો નડે એટલે વિઘ્ન ઘેર બેઠા ખુબ ભક્તિ કરે તો વિઘ્ન ઓછા થઈ જાય આજ્ઞા નું પાલન કરવાથી વિઘ્ન ઓછા થઈ જાય અને વિઘ્ન ઓછા થાય પછી પ્રત્યક્ષ સત્સંગ મળ્યા કરે એટલે કરવા જરૂરી કારણ કે આપણે સુરતે જન્મ લીધા પછીથી આપણા મનમાં એમ આપણે ખરાબ કર્યું ત્યારે સારું કર્યું ત્યારે બુદ્ધિ આપનાર એવી શું કામ આપી કે આવી બધી ઝંઝટો ઊભી થઈ ભાઈ કે છે કે આપણે બધા માં વાંચીએ છીએ ધર્મગુરુઓ જણાવે છે ગીતામાં મહાભારતમાં રામાયણમાં છે કે ભગવાન બધું કરે છે ભગવાને જગત બનાવ્યું છે એની ઈચ્છા વગર પાંદડું હલતું નથી તો કે એવા એ ભગવાને આપણા બધાને આવી બુદ્ધિ કેમ આપી કે આપણે બધા આડા આવડા કામ ધંધા કરીએ છીએ આડાવડા ધંધા કામ એ બધું કેમ આપણને આવી બુદ્ધિ કેમ આપી એને ભગવાને જયારે આ દુનિયા બનાવી ભગવાન બુદ્ધિ નથી આટલી બુદ્ધિ ભગવાન નથી હું જ્ઞાની પુરુષ મારા બુદ્ધિ નહીં હું જ્ઞાની પુરુષ મારા બુદ્ધિ નથી આટલી ભગવાન બિલકુલ હોય નહીં ભગવાન આપેલું કશું છે નહીં લોકો કે છોકરા ભગવાન અરે બાપ વગર ના થાય એટલે બાપ નો છોકરો મા બાપ નો મરી જાય રડે એનો છોકરો હવે નહીં ભગવાન ભગવાન તો એવા છે નહીં ભગવાન તો વિતરાક છે સરકારમાં હાથ જ ગાતા નથી શું કહ્યું અંદર દરેક જીની અંદર બેઠેલા છે ભેગા કરતા સોનું રૂપિયા અને તો છૂટા લગડી રૂપિયા છૂટા લગડી જોઈ તમે ખોદાની તે હોનું ખરું નહીં અને ભેગી કરીએ ઢગલો કરીએ તો કોનું કહેવાય એક જ કહેવાય એટલે ભગવાન એકે છે અને આને એકે છે સમજવું ને લગડી રૂપિયા જુદા જુદા છે દરેક ની અંદર ભગવાન બેઠા જીવ માત્ર ની અંદર ભગવાન બેઠા છે કોઈ જગ્યાએ ભગવાન બીજી જગ્યાએ છે નહીં God is in every creature, whether visible or invisible. ઉપર આકાશમાં કોઈ બાપો નથી આ લોકો પછી કહ્યું નહી એટલે લોકો મંસાર ખાવું એટલે પછી આ નામ ના દે એ ઉપર છે કે નહીં તો મંસાર ખવાય નહીં ને તને ખબર પડી ને કોઈ જીને દુઃખ ના અપાય નહીં ભગવાન ચંદ્ર પૂજ્ય પૂજ્ય બધું ખુલાસો કરજે બધો આપણે ભગવાન આવીએ છીએ છે રામ કરે ગુરુ કરે છે એ રામને એવી કેમ બુદ્ધિ ન કે જયારે સીતાએ એમ કહ્યું કે રણથી પાછળ લઈ અને મારા ગયા એમના બધું ના હોય તે પાછળ કોઈ આવીને નિકાલીને ઉઠી જવાનું છે તે મહાન વ્યક્તિને આપણે પોતા નથી કરવું કે છે રામાયણમાં જે રામચંદ્રજીએ સીતાના કહેવાથી પેલું હરણ હરણ નો શિકાર કરવા દોડ્યા પાછળ અને તે ઘડી એમને ખ્યાલ ના રહ્યો કે હું એને મૂકીને જતો રહું છું પાછળ એનું શું થશે એ બુદ્ધિ એમને ના સૂજી તો કે આવી બુદ્ધિ જેને ના હોય એવાને ભગવાન માનીને આપણે પૂજવાની શી જરૂર રામ તો હે રામ તો એ ગયા એવું જીવન જીવ્યા સરસ આદર્શ જીવન જીવ્યા અને પ્રત્યે પછી વશિષ્ઠ મુનિ પાસેથી એને જ્ઞાન પ્રાપ્ત કર્યું હું કોણ છું તેનું અને જ્ઞાન પ્રાપ્ત કરી અને આજ્ઞાપૂર્વક રહ્યા એટલે એ બહુમાં જ મોક્ષે ગયા અને લક્ષ્મણજી છે એમને એમાં એ ભગવાન થવાના છે તો એ તો થઈ ગયા ભગવાન તમારી અંદર બેઠેલા છે તો આપડે લોકો શું કે છે મારા ભગવાન બેઠેલા અંશ રૂપે શું બોલે કે છે અંશ રૂપે કે છે ને એટલે લોકો શું સમજે છે કે બધું કોરું હોય ને અંશ કરી નાખે ટુકડા ટુકડા ટુકડા એ ટુકડા બધા નાખેલા બધા એવું નથી ખરું ને ટુકડા હોતા જ નથી ભગવાનના ભગવાન સન્વાસ રૂપે છે દરેક જીવ માત્ર ની અંદર તો એની પર આવરણ છે તે આવરણ અંશ રૂપે છે કેવું છે એટલે કોઈ એક ઇન્દ્રિયનું જેટલું અજુ અજવા નીકળે કોઈ બે કોણ થાય તો બે નીકળે તાઈ નીકળે એમ કરતા કરતા વસ્તુ જાય આવરણ તૂટતું જાય સમજાય તમને એટલે ભગવાન સર્વાંશ સુધી દરેક ની અંદર બેઠેલા છે પ્રગટ થઈ જાય અવ્યક્ત છે મારા વ્યક્ત થઈ ગયા છે એટલે હું દાદા ભગવાન નમસ્કાર કરું છું આમ કરીને બોલું છું હું પોતે દાદા ભગવાન થયો નથી હું પોતે જ્ઞાની પુરુષ છું અને વર્લ્ડની ઓબ્ઝર્વેટરી છું એટલે આખા વર્લ્ડના તમામ પ્રશ્નો પૂછી શકાય અને દાદા ભગવાન અસીમ જયકાર આમ કરીને હું બોલું છું કારણ મારે તે રૂપ થવું છે સંપૂર્ણ થવાની જરૂર શું કહ્યું એટલે એ વ્યક્ત થઈ તમારું વ્યક્ત થશે એટલે ફળ આપશે ના એ આપણે આપણે તરબત તે તરબત જઈ રહ્યા છીએ આપણે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને તો તે તે આપનો ઉદ્દો કિરાત આપ જે આ દુનિયામાં મહાન મહાન વ્યક્તિ મારા નામે રૂમન સન્માનન નું કરવા કો એમ કે ઉ બીતામાં શ્રી કૃષ્ણ ભગવાન આજીને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યા અને એને વંદન કરાવી કે ઉ ભાઈ આપણે કેમ નથી થતું એ એ તો એ હું કે આપણે કોઈ કરાવતું નથી હવે એ ભાવનાઓ આપણે કરી નથી જેમ જેમ ભાવના ભાવના એટલે શું કે જે થવું હોય ને એના માટે બધા પ્રયત્નો હોય બીજા પ્રયત્નો ના હોય તમે તો પૈસા ભેગા કરવા માટે પ્રયત્ન હા એટલે તમારે બાય પ્રોડક્ટ તરીકે ના ચાલે એટલે પ્રોડક્શન જોઈએ બાય પ્રોડક્શન તરીકે ના ચાલે ભાવના એ બાજુ જશે એટલે બાજુ તમારે બીજું કોઈ જવાબદાર નથી તમારી જ ભાવના જોઈએ હું કેટલા અવતારથી ભગવાન ને ખોલતો હતો એ મને મળી ગયા એક્ઝેક્ટ ભગવાન મળી ગયા બીજા બધા તો પેલો કઈ મને મળ્યો મને મળે એ બધી કલ્પિત બધું સમજ ભાઈ ને પુનર્જન્મ ના થતો તો જૈસે રહું જ નહીં આ તો એમ ચડતી ચડતી તું જૈસરી થઈ ને આ તો નાના નાના જીવો માંથી આગળ જવું પુનર્જન્મ ના આધાર છે અને આપણે પાછું એમ કે મનુષ્યમાં આવ્યા પછી પાછું પ્રાણી માં જીવ માં જવાય કે મનુષ્ય માં આવ્યા પછી કારખાનું પડેલી વાર લાગતો કરો એ પાછળ રૂપિયા ના કહેવાય પશુ નહીં કહેવાય ને પાછળ રૂપિયા કહેવાય ને કોકડું પડાવી લેવા કરે તે એટલે પછી મજો વાળું સજ્જનતા હોય કોઈ ના પડાવી લેવા ફરે એ ભાઈ અહીં આવે શું કહ્યું જેવા કર્મ કરે એવા જાય જે આપણે કર્મો કર્યા હોય એનું ફળ આ જન્મ જ મળે છે આવતા જન્મ કર્મ આ જન્મ કરવાનો એને કોજિત કહેવાય છે અને ફળ આવતા બહુ ઇફેક્ટ તરીકે મળે નવ જણ સાસુ સારી મળી હોય અને જેને ખરાબ મળે ને તો સમજી જાય કે મેં તેનો પાપ કર્યો છે આવું આવા મળ્યા બીજા બધા સારી મળ્યા એ પૂજા પુનર્જન્મ પ્રોપ કરી આલે છે મને ધણી કે હારો બદલ પેલા નહીં મળતો પેલા પોતા કામ ખરાબ એમ કે છે કે કર્મની જે થિયરી છે તો એ જે કર્મ ની શરૂઆત પહેલું કર્મ કેવી રીતના થયું ખરાબ કરે કે સારું કરે એ તો પછી પણ સૌથી પહેલું જે ઝીરો પોઈન્ટ કર્મ નું હોય એ શરૂઆત કર્મ ની ક્યાંથી થઈ શરૂઆત થઈ જ નથી આ તો બધું રાહો એવું છે ને આ બુદ્ધિ થી બધું એમ લાગે છે કેવાની શરૂઆત થઈ આ પૂરું થઈ ગયું અને આ તો બધું રાઉન્ડ છે રાઉન્ડ રાઉન્ડ માં બિગનિંગ ના હોય ને બિગનિંગ એન્ડ ના હોય ના હોય રાઉન્ડ માં બિગનિંગ ના હોય ને એન્ડ ના હોય બરોબર ને આ બધું રાઉન્ડ છે બધું મને શરૂઆત જ નહીં થઈ એને એન્ડ નથી એનો આ કલ્પના છે શું છે આ હિન્દુ વિચારસરણીથી ભગવાન જ હતા રામ વિષ્ણુ નો અવતાર હતા એ હિન્દુ વિચારસરણીથી ભગવાન જ હતા તો મોક્ષ મેળવવાનું કેવી રીતે બાકી રહે રામ નો આત્મા વ્યક્ત થઈ ગયો પૂર્ણ એટલે મોકલે ગયા બસ પછી આપડા લોકો જે વ્યક્ત થયેલા હોય ત્યારે ભગવાન તરીકે સ્વીકાર કરે કે મારે વ્યક્ત થવું છે એટલા માટે ભગવાન તરીકે સ્વીકાર કરે સમજ પડી ને વિષ્ણુ નો અવતાર પછી મોક્ષ ક્યાં બાકી રહેવાનો ના અવતાર કોઈ હોતું જ નથી અને અવતાર કોઈ થાય નહીં અવતાર તો માના પેટે જન્મે જ નહીં બધા અવતાર તો ઉપરથી પડે શું કહ્યું આ તો બધા માને પેટે જન્મેલા અવતાર માને પેટે જન્મેલી ને આપડા લોકો ગોઠવણી કરી આ થઈ ગયો એ સંપૂર્ણ થઈ ગયો ગયા મોક્ષમાં મહાવીર એવા કરલા અનંતા જીવો ગયા એવા એ તો વિષ્ણુ ના અવતાર ને એ બધું બોલે છે ને એ વિજ્ઞાન સ્થુલ ભાષાનું છે એટલે જે વિચાર વિચારક નથી ને એ લોકોને સમજાવવા માટે પણ વિચારક માટે નથી એ સ્થુલ ભાષા સૂક્ષ્મ ભાષા જુદી જુદી હોય ને જે વિચારક નથી તેમના માટે ગોડ ઇઝ ક્રિએટર અને વિચારવાન છે એના માટે God is not creator of this world at all એ કઈ કુંભાર નથી કેવું ગડવા બે વિજ્ઞાનથી થી થઈ રહ્યું છે વિજ્ઞાન થી થઈ રહ્યું છે આ વિજ્ઞાન જ છે ભગવાન એ વિજ્ઞાન જોયા કરે છે જેમ એસુઓ ભેગા કરે ને પાણી થઈ જાય એમાં કોઈની જરૂર જ નથી થઈ જાય પાણી ના થઈ જાય એ બધા વિજ્ઞાન ચાલ્યા કરે એટલે બહાર બીજા જીવન માટે ભગવાન ઇઝ ગોડ ઇઝ ક્રિએટર મારે બહાર નીકળે એવું પડે ગોડ ઇઝ ક્રિએટર શું કહ્યું કોઈ વિચાર વિચારવાનું થાય ત્યારે મનમાં ગુજરાત ઉભો થાય જો એ ક્રિએટર હોય તો મારો મોક્ષ થાય કારણ કે ઉપરી અને મોક્ષ બે સાથે હોય નહીં જો ઉપરી નહીં અંદર હેન્ડ નહીં મોક્ષ શું કરવું સમજાય ને તમને એટલે એવું છે નહીં God is not creator of this world at all ભગવાન ક્રિએટર તો આપડે એમ જ કેવું પડે ગોડ ક્રિએટર એવું ના કહે તો બધા લૂંટી લે લોકો એટલે ભાઈ ના મારે રહ્યા હતા બધું ભાઈ નો પ્રશ્ન છે તો પછી રામ અને કૃષ્ણ એ ભગવાન હતા કે નહીં રામ અને કૃષ્ણ હા તો ભગવાન કેવાય ભગવાન એટલે શું ભગવત ભગવત ગુણો ધરાવતા હોય તે ભગવત ગુણો ધરાવતા હોય એ બધા ભગવાન કહેવાય શું કહ્યું એટલે કૃષ્ણ ભગવાન વાસુદેવ ભગવાન કહેવાય રામ એ ભગવાન કહેવાય મહાવીર ભગવાન કહેવાય બધા એટલે જો અવતાર નથી એટલે કે કોઈના પાસે બીજો અવતાર એવું નથી ઇન્ડિવિજ્યુઅલ દરેક પોતાતા સ્વતંત્ર છે એમ કે છે કે ગીતામાં કે છે ને યદા યદા ઈ ધર્મ છે ગ્લાનિર્ભવતી ભાત અભ્યુતાર ધર્મ છે ઈ સંભવાની જોઈને એ તો આ વિના નિયમ એવો છે કે જયારે જયારે ની પડતી થાય છે ત્યારે એવા પુરુષ આગળ પાકી જવાના અને એને બધું શિક્ષા કરી નાખે એ પોતે જો ધારણ કરતા હોય ને તો બધી એમને કાયમ માટે જોડે રહેવું પડે ને કેટલો બધો મહાન ભગવાન એવો બુદ્ધિશાળી હોય તો આટલો બધો અધર્મ થયા પછી શુક્ર જન્મ લે પહેલો કેમ ના લે વાત છે પણ એના હાથમાં નથી નિયમ થી થાય છે નિયમ થી